દરિયાની કઈ દોષ નથી તારો દોષ છે કારણ કે હું જો કાઢતો હોય તો પ્લેટો પર નીકળે ગયા છે શું કે છે પ્લેટો જમીન ઉપર કે વરાળ નીકળ્યા જ કરે નિરંતર ફરી સમજ તમને સમજાયું હું જો વરાળ કાઢવાનો મારો સ્વભાવ હોય તો કશે પ્લેટો પર નીકળે આ બે ના નજીક માં આવ્યા ને એટલે વ્યક્તિ એક ગુણ ઉત્પન્ન થયા ક્રોધ માર માં આવેલો જેમ પેલા દરિયામાંથી પેલું એ થયું બે ની હાજરી થી સૂર્ય અને દરિયા બે ની હાજરી થી વ્યતિરેક ગુણ એટલે ધરાર થઈ એ રીતે આના બે ની હાજરી થી આ ગુણ થયા ક્રોધમાન તેનું છે હું ઉત્પન્ન થયું અને લોભ અને કપડા એનું મારું થયું હવે હું મારું તેનો વાંધો નથી હું કહેવામાં વાંધો નથી અહંકાર નો વાંધો છે હું એ અહંકાર નથી હું એ અહંકાર નથી અહંકાર નો વાંધો શેનો વાંધો છે એટલે તમે તમે છો તો ખરા છે તમે છો કે નહીં તમારું અસ્તિત્વ છે હું છું એ અસ્તિત્વ છે જ હું છું એ શું છે એનું અસ્તિત્વ છે જ બકરી પણ એવું જાણે બધા પણ હું છું એવું માનતો પણ હું શું છું એ ના જાણે હું શું છું એ ના જાણે શું કહ્યું અત્યાર સુધી નહીં જાણતા જરૂર અખિલ થયા ત્યારે જાણતા નથી હા એટલે હું શું છું એ જાણવું ત્યારે નિવેડો આવે એ જાણવા માટે અમારે છે તે અહંકાર મમતા બંધ કરી એવું પડે રોજ મારનાર બુડાટી આપણે આ બે વસ્તુ નજીક આવી ગઈ છે ઉભું થયું છે તમે છૂટું પાડી એટલે જુદું છે ઉડી જાય તમે પછી લાઈન ઓફ ડિમાર્કેશન નાખીએ એટલે ઉડી જાય સમજમાં આવ્યું તમને આખો ઇતિહાસ બરોબર વૈજ્ઞાનિક છે ને અને આ શાસ્ત્રમાં લખે ભગવાનની ઈચ્છા થઈ ત્યાં રચ્યું ભગવાન લીલા કરી છે વળી એક બહુ શામ એ શું છે ગાળા ગાળો છે બધા એક બહુ શામ ને એક અહમ બહુ સાહેબ તો જોવું હોય તો આમ હરીસા કરાવી દો પાંચ પચાસ હજાર છત્રીસ ના ટુકડા ગળાય ગળાય કરો પછી ઉભા રહ્યો છે કેટલા દેખાય ખોટા વાંડા કરવાનો ભગવાન ઈચ્છા થઈ તે સમજાવ ભગવાન ને ઈચ્છા છે ભગવાન ની ઈચ્છા દેખાડો કેવાય ભગવાન વિજ્ઞાન થી બહુ થયેલું કેવું આત્મા અનંત છે કેટલા છે અનંત ચેતન એક બે નથી બીજી વસ્તુ અનંત છે આ પરમાણુ અનંત છે ને પરમાણુ એટલે અણુ નો નાના નાનો ભાગ અણુ અણુ છેદ છેદ કરતા કરતા જઈએ તો પરમાણુ વાય નું બોલે પરમાણુ પછી અવિભાજ્ય કહેવાય એ પછી ભાગે નહીં નાનામાં નાનું ટાઈમ નો નાનામાં નાનો ભાગ સમય ટાઈમ નો નાનામાં નાનો ભાગ સમય કહેવાય એટલે આવી રીતે આ ઉભું થઈ ગયું શું થયું છે ને તમને પૂછવું તો મળી ગયું બધું હવે અહંકાર શું છે અહંકાર તો આમનામાં નથી તો છે કે છે કે હું હું છે ડાક્ટર છું સિરીઝ રહી છું એ બધું બોલે છે અહંકાર નથી તો એ બોલે છે કારણ કે એ અહંકાર નથી ક્યાં ગણાતો હું હું અહંકાર નથી હું નથી તો વાપરવું તે અહંકાર છે જ્યાં હું પોતે નથી ત્યાં વાપરવું હું એ અહંકાર છે આરોપિત હું એટલે પોતે વકીલ નથી થતા કે હું વકીલ એ અહંકાર પોતે કરતા નહીં થતા કે મેં કર્યું એ અહંકાર તમારે કશું થતું નથી આ તમે પકડતા આ ફેરતા નથી સ્પિરિટ ચાલે છે હું જાણું છું ને આ તો બધા કહે છે આ મેં કર્યું ને મેં કર્યું ઇટ હેપન ઇટ હેપન ને તમારે ઘરે કોણ મોકલે છે તમારે તો ઇટ હેપન્સ ઇટ હેપન્સ એ છે પણ કઈ દો મેમ ધીરે કઈ દો પેટલા બહુ છે મને હું જવાબ આપી દે બરોબર છોકરા ડાયર ના બનાવ્યો આથી હોશિયાર છે છોકરા ડાય બનાવી જાય પટાઈ પટાઈ આશીર્વાદ આપવું તારે ને એ પટાઈ ને થઈ જાય ને આ બધું આવડ્યું ભાઈ આ ના આવડ્યું તને દાદા ની સેવા તો એટલે બધું આવડી જશે છે દાદા એ ખબર હે દાદા ભગવાન અને કોઈ દેહધારી જીવ આપતા એટલે જેનામાં જીવ છે એવા મનુષ્યો હોય જીવતા જીવતા મનુષ્ય હોય તેનું કિંચિત માત્ર અહમ ન એવી રીતે બનાવવું જોઈએ કોઈનો અહંકાર દુભાય નહીં એટલે એને અપમાન કરી ના નાખવું જોઈએ એને બીજી રીતે અપમાન એને બરાબર ને અને કશું કહેવું હોય તો સમજાવી પટાવીને કહેવું જોઈએ એકદમ અહંકાર પર ઘા નહીં કરવો જોઈએ શું કહ્યું અને મમતા ઉપર ઘા કર્યો હોય તો ચલાવી લેવાય એનું એનું કઈ વસ્તુ આપણે લઈ લઈએ તો ચલાવી લેવાય પણ અહંકાર ઉપર ધાર ના કરાય અહંકાર એકદમ કઈ આપણે તાર નક્કલ નથી એ અહંકાર એને ગવાય શું થાય ક્યાંક નાખે આપણા લોકો આ તો નક્કલ નો કોથળા વાળો એમ કે પેલા નક્કલ નથી એવું કે પેલા નક્કલ નો કોથળો બધું હોય નહીં એ અહંકાર ના ગવાય એવું બોલું છે અહંકાર ના ગવાય કોઈને અહંકાર ગવાય એવું બોલવું પણ ના જોઈએ આમ અને અહંકાર કોકને દુઃખ દીધા હોય તો આપણે એને એમ ના કહ્યું કશો વાંધો નહીં એવું ના બોલવું સમજે ને મને કોઈ દેદાય જીવાત્માને ખીચી માત્ર પણ અહમદાદભાઈ સાદાદ વાણી સાદાદ એટલે વાણી એવી બોલીએ કે બધાને શાંતિ થઈ જાય હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ન દુભાય એટલે શું કે મુસલમાનને કહે કે આ મંસાહાર કરવો પાપ છે એવું બોલીએ તેને દુઃખ થાય બીજા શું સંસાર કરવો મુસલમાન દુઃખ થાય એ એનું એના ધર્મ કયું હોય પ્રમાણે ચાલતો હોય તેમાં આપણે આડા આવ્યા તને ખબર પડે ને એમના ધર્મનો દુરુપયોગ એ કરે તો એનું નુકસાન જવાબદારી એને માથે પણ એમના ધર્મ એવું કહ્યું છે કે કઈ ઠેકાણું ના પડે તો પણ આવું રીતે જીવજો એમ કે શું કાયમ માટે ખાવાનું નથી કર્યું તેને બધા લોકોએ દુરુપયોગ કર્યો એને પછી આપણે આપણા અત્યારે મરવાનું થાય ભલે મરાય પણ અહીં લેશે નહીં એમ કહ્યું એટલે કોઈ ધર્મ બેન કે આપડા છોકરાઓ મીઠ ખાતા હોય તો એમને ના કહેવાય કે નહીં ના કહેવાય એમ એમને ખાસ ના કહેવાય અને સમજાવાય ના મારી કે એક તો ના ખવાય આપડે મીઠ ખવાય વાંધો નથી કોક ને કાપીને થઈ જાય એટલે દુઃખ થાય એમ થાય એટલે એનું તો પાપ લાગે પણ એ તો તમે જાણો છો પણ તે ઉપરાંત બીજું નુકસાન થાય છે કે અત્યારે દૂધી કાપતા ફાવે ના ફાવે કોબીજ કોબીજ આપણે કાપી આલો ને કોરું સકટેટી બધું કાપી આલો ને તે દુઃખ ના થાય ને તો આ બકરી કાપતો દુઃખ થાય ખરું આમ કાપવાનું હોય તો મને ના થાય ના થાય દુઃખ તો વાંધો ને તો ખાજો મરઘી મરઘી કાપતો દુઃખ ના થાય બકરી ના કાપતો દુઃખ ના થાય તો ખાજો પણ દુઃખ થાય તો ના કરશો મરઘી કાપેલું મરજી કાપી છે લોક પકડી મન નથી ઓછું કર્યું છે હવે મેં ખાવાનું ઓછું કર્યું છે ના પણ બકરી કાપેલી બકરી નથી કાપેલી મરઘી કાપેલી તે કેવી કાપેલી તમે એને મારી નાખ્યા પછી કે મારી પકડી જે આપણો હાથ કબૂલ ના કરે આપણો હાથ કબૂલ ના કરે એ વસ્તુ ખવાય નહીં સારું થયું ઓછું કરી સારું કરીએ ઓછું કરી નાખે ધીમે ધીમે કાઢી ને સારું બધું બહુ ચીજો ખાવાની છે શા માટે કોઈક ના છોકરાને ખાઈ જઈએ આપડે બકરી કોક નું છોકરું નહીં આપડા હોય શકે હા છોકરા લાગ થઈ જાય તો આપણને ખરાબ ના લાગે પણ એવું એમ દુઃખ તો થાય એટલે ધીમે ધીમે ઓછું કઈ નાખવું અને બીજું આવરણ આવે ડલ થઈ જાય માણસ ડલ જાગૃતિ ઓછી થતી જાય બહારની જાગૃતિ વધે અને અંદરની જાગૃતિ ઓછી થઈ જાય દિલીપ કાકા આયા છે કે રહેવાના છે સારા સારું બહેન કે છે કે આપણે એવું કહ્યું કે કોઈને દુઃખ થાય વાણી ના બોલવી જોઈએ પણ કે આપણે સત્ય બોલીએ તો સામાન્ય દુઃખ તો થાય ઘણી વાર સત્ય કોને કહેવાય આપણે માનીએ છીએ સત્ય નથી સત્ય કેવું હોવું જોઈએ સામાન્ય પ્રિય લાગે એવું હોવું જોઈએ કેવું સામાન્ય પ્રિય લાગે એવું હોવું જોઈએ આપણે પ્રિય લાગે એટલું હિતકારી હોવું જોઈએ એના હિતનું હોવું જોઈએ અહિત ના કરતું હોય છે અને તે બસ ટૂંકા શબ્દોમાં બોલબોલ કર્યા કરવા નહી સત્ય પ્રિય હિતકારી નિમિત્ત લિમિટેશન બોલવાનું હવે હું સત્ય પ્રિય અને હિતકારી બોલતો હોઉં પણ તમે હું તમે હું જઉં છું આવે તો હું તમારા હાથ પકડું તો તમે કંટાળો ના આવે હાથ પકડી ગયા હતા હું જઉં છું એ ખોટું કહેવાય શું કહ્યું સત્ય રિયલ આદમી છે એક માણસે એની બાને શું કહ્યું જાણો છો તું મારા ફાધર ની વાઈફ થયું તો પછી એની માં કે મોડું ના દેખાયું આવે ફાધર ની વાઈફ સત્ય નથી નથી સત્ય તો કહ્યું ને સત્ય બોલવું હા ફાધર ની વાઈ સત્ય જ છે ને પણ ભગવાને શું કહ્યું મેં સત્ય ના બોલીશ કે છે શું કે છે કપડા વિટાળી પહેરાવી ને પછી સાચું બોલજે કે એટલે અમારે પ્રિય લાગે એવું એટલે સત્ય બોલવું તો વિચારજો ને સત્ય હે ના બરાબર છે ને એ સત્ય કે પણ તે કડવું લાગે એવું બોલે એ સત્ય ના કહેવાય સત્ય મધુર હોવું જોઈએ શું કહે <laughs> ચાલો પરિવાર કહેવાય એટલે સત્ય પ્રિય લાગે એવું સમાન પ્રિય લાગે એવું બોલે છે સત્ય પ્રિય લાગે એવું નહીં કડવું લાગે એવું બોલે ડેફિનેશન સાથે આવે ને સત્ય સત્ય ડેફિનેશન વગર હોય ખરું બેન કે છે કે એવું કે એવું કે છે બધા કે સત્ય હંમેશા કડવું જ લાગે કોઈ સાંભળવા ના તૈયાર થાય એ તો બધા અમતા ખોટો બહાનો કરે વરી સત્ય વરી કડવું લાગતું કેતા નથી આવડતું માથે કડવું લાગે લૌકિક વાતો લૌકિક વાતો અલૌકિક સત્ય કોને કહેવાય સત્ય પ્રિય હિતકર ને મિતકર આવું ત્યારે ગુણાકાર હોય ત્યારે સત્ય હિતકારી હોય મિત્ર શોર્ટ હોય શોર્ટમાં ત્યારે અને પ્રિય લાગે એવું હોય શું જમાડવાનું રાખ્યું પછી કાલે આ બધા મહાત્મા શું જમાડવાના છે તે એમ કેતા હતા કે અમારું ઘરનું છે એમનું જ છે કે એ કહી દે અમારું છે આ કે એવું કબૂલ ના કરે એ ઉજવણી તારે શું કરે આટલો તો નાસ્તો બધાને પાવડાવે દસો સંસે માણસ છે અને બધાને પાસે માફી માગી લે દરેક માણસ જેટલા મહાત્મા હોય જેને જ્ઞાન લીધેલું બધાની માફી માગી લે કે ભૂલચૂક થઈ હોય ક્ષમા કરી દો એ ત્યાંના ઇન્ડિયાનો રિવાજ તારે જે જમાડવું હોય તો જમાડજે તારે જે ખબર કરજે આ ઇન્ડિયાનો રિવાજ બધાને ભૂલચૂક થઈ હોય તો બધાને પગે અડીને માફ નાખી દે હવે એની શક્તિ હોય છે ને અમેરિકન રવિલામાં છે ને એ કાઢવી જ પડશે ને જયારે એના સિદ્ધાર્થમાં નમસ્કાર કરવાનો છે ને ક્યાં ભાઈ ને નમસ્કાર કરવાનો છે વડોદરામાં કેતા ને હા કરતા અને ત્યાં આગળ તો ત્યાં એમના ગામમાં શું કરતા હતા કલાક સુધી ચાલે <laughs> અને બસો ત્રણસો માણસો એ લોકો દડા રાખે ભાડું પણ એમના ફાધર આપવાનું કર્યું નક્કી કે અહીંથી કલકત્તા થી આવે ત્યારે આવવા જવાનું ભાડું આપણે આપવું અને પછી દસ જમાડવા રાખવા અને સિવાય કરવાની એમને ફળ આપો એટલે મારી પાસે કરાર કરી લીધો એમના તે ચૌદ વર્ષ કરાર મેં પાડ્યો હવે કઈ ભાઈ મારાથી આવે આપણને મેં કહું હવે શું આ લપડું બાકી આ પીવું જઈએ પછી ચાર દાડા પછી ગયા ચાર દાડા પછી ગયા પાકી પાકી બધું અપાઈ ગયું પણ બધું ભાડું નાડું બધું હવે તો આવું કરાવીએ પછી હમા બહેરી ભાઈ બધા હમા આવી પગે લાગે અને જો રડા રોડ રડા એટલે અનંત અવતારનું પાપ બધા યાદ આવે તે ખૂબ રડે એને સોનું રાખવા માટે કલાક કલાક તો સોનું રાખવા માટે <laughs> ડુસકે ડુસકે રેડે આમ બહાર સંભળાય લોકો લોકો લોકો બહાર સંભળે કેમ ડરતા છે લોકો એક એક ડોક્ટર સુધી એક ડોક્ટર કહી રહેલા તે એ તો આ જોઈને ગભરાઈ ગયા કે જે દાદાજી હવે ફરી પ્રશ્ન ના કરું તમે તમે તો આ તો શંકર ની ત્રીજી વાંક બતાડી મને આવું દુનિયામાં કોઈ બન્યું નહીં શંકર ભગવાન ની ત્રીજી વાંક દેખાડી તમે આ પૂછીશ નહીં તમને પ્રશ્ન નહીં પૂછી કે ટેસ્ટ કરવા માટે પ્રશ્ન પૂછતા હતા ટેસ્ટ કરવા માટે આપડા મહાત્મા થયા પછી વાંધો નહીં પણ ટેસ્ટ કરવા માટે એ જોડે આવેલા ત્યાં આગળ પછી ખુબ પ્રશ્ન પૂછ્યા પછી આ જોયું ને આવે નહીં પ્રશ્ન એમની વાંચમાં શું પાણી આવી ગયું ત્રીજી વાંચ નીકળી વર્લ્ડ માં કોઈ દાળ બનેલી ભાઈ અમારી પગે લાગે જો બધો રોગ નીકળી ગયો પાંચ પાંચ પાણી પાણી હાથે નીકળી જાય બધો ગાઢ પણ બધું નીકળી ગયું એવું છે ને જયારે આવું જન્મગાંઠ આવું જુઓ બર્થડે ત્યારે આવું કઈ કરજો સારું પોતે જમાડવા સાધન આપણી પાસે આપતો હા એ તો જમાડી શકે એવી છે પણ આજે આવું હતું એટલે શું કરે નહીં તો આ જમાડવાનું નક્કી કર્યું સાધન બહુ પારગ નથી પણ જોમ્બી છે દાદા શક્તિ એક જાતનો ઉલ્લાસ કેટલો હા ઉમંગ ઉમંગ એટલે આ બધાને પગે લાવવું આવવું પડે જે શક્તિ લાગે માફી માગી શક્તિ માગે કે અનંત અવતાર જે જે દોષ કર્યા હોય તે ક્ષમા એ તો છેવટે કરવું જ પડશે મારવાનું ના કરે કારણ કે સિદ્ધાર્થમાં થયેલો ને એનું એને એના રીમાં ચડી જાય ઉતરી જાય અમને જે જે કરવાથી પગારવાથી ઉતરી જાય અને પેલા તમે બાજુ અવાજ કરી કે આશીર્વાદ આપ્યા ને બરોબર બીજું નથી ત્રીજું નથી સંસારી અડચણ નથી ક્યાંનું નીકળ્યું આ સંસાર રોગ ભસ્મીભૂત થયો જય દાદા મને ખુબ શક્તિ આપજો હું તમારું ખુબ કામ કરો બહુ શક્તિ જબરદસ્ત શક્તિ ઉત્પન્ન આ સુખ ની જોતે કોઈ સુખ આવે નહી બધા વિષય સુખ મોડા લાગે ગમે એવી સરસ સરસ પકવાન કહેવાય પણ એના કરતા આ સારું લાગે ગમે તેવા વિષય કરતા સારા સરળ એટલે બધા વિષય બધા મોડા થઈ ગયા તેથી આમાં ચિત્ત પહેર્યું આત્મામાં શું જોયું કાક્યું તે નિરાકુળતા વાળું અને આ વિષય સુખ વ્યાકુળતા વાળું વ્યાકુળ આખા દાદા વ્યાકુળ વ્યાકુળ વ્યાકુળ વ્યાકુળ નિરાકુળતા નિરાકુળતા ગુણ સિદ્ધ નો સિદ્ધ ભગવાન નો એક અસ્માઉસ ગુણ એક અસ્માઉસ ગુણ સિદ્ધ મોક્ષ તો થઈ ગયો આ બધાનો તારો સાત અસ્માવત બાકી રહ્યો છે ત્યારે ઉજવણી આવી થઈ એને હવે તમે ફરી વાર કરતા આવું ઉજવણી કરજો પાંચ પચાસ માણસ હોય તો જમાડ વાળા હાથે છે અહીં શું એના હિસાબ થી અહીં તે લાવવા અને જમાડવા જમાડવાનું દાદા સામાયિક કરે તે દિવસે તો સારું દાદા તે દાડા રહેવું એક દાડા જમવું પછી બીજ દાડા આપડે બધા ખર્ચો બહુ હોય તો ફરી ઉજવણી ના કરે બીજો કોઈ બાળક કાચો હોય તે બધાને પોહાય એવો ખર્ચો રાખવો છે ઇન્ડિયામાં તો તે દાડે ઇન્ડિયામાં રહું હોય ને ત્યાં શ્રીમંત માણસ હોય ને દાદા મારી આ જન્મ ઘર છે બધા જમાડ્યા આઈસ્ક્રીમ ખવડાયો અને એક હજાર એક છે આપતા પુત્ર ના આજે કોઈ વેરો નહીં કારણ કે બીજા કોઈ કહી ના શકે બધા અને બધા મને દુઃખ રહ્યા કરે એટલે કોઈ જાત નથી આપણા બીજો વેરો ના હોવો જોઈએ સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ બધા ટેક્સો કેટલા નાખ્યા એક જ એક જ વસ્તુ આપડે બસ આટલું બધા પહોંચી ના વળે ને બધા કેવી રીતે પહોંચી વળે આ આપી શકે બીજા પહોંચી એટલે વેરો નહીં આ જમાડવાના અને અહીં એકાદ દાડા ભાડું આપે અઢીસો રૂપિયા ત્રણસો ભાડું હતું એક દાડું એ ભાડું આપે એ તો પછી વળે ના પછી વળે એ તો આપી શકે ને બસક ડોલર ખર્ચાય ને કોણ બોલાવે કઈ કોઈ શરમ આવે એ શરમ આવે એ શું એમ એને શરમ આવે છે મીનાબેન ને તો શરમ એટલે શું એટલે દાદા મને નથી આવતી નથી આવતી તૂટી ગઈ આવે શરબત આવતી ફૂટબોલ દાદા શરમ નું ડેફિનેશન આપો ને અર્થ સમજાવો Thank ખરાબ કામ કરીએ એટલે આપણને શરમ આવે અને ખરાબ કામ ના કર્યું એ ભડકે નહીં કર્યું એને પોતાના જ કર્મો કહી દે પછી બીજી બીજી શરમ આવે ખાનદાન માણસ ને ખાનદાર માણસ ને પોતાની ખાનદારી પ્રગટ ન કરી શકાય તેને શરમ આવે લોકો આવ્યા હોય એને જમાડી શકાય નહીં એને આસ્તા આસ્તા થાય ને તેને શહેરમાં આવે ખાનદાર માણસ ખોટું કામ કરે તેને શહેરમાં આવ્યા કરે કામ They, they have come here. If we are very happy and honored to come here, to have you. હા, તો હવે તમારે કઈ કઈ જા- કઈ વાત કરવી હોય તો કરો Who is God? એ બધું Do, સબ do you have do you have any question like who is God? Who made this world? How this God, world runs? If you have any question, ask him. He knows everything. Well, we're believers, and we, we believe that એ કે છે કે અમે ભગવાન માં માનીએ છીએ અને કોઈ અમારાથી મોટો છે જેને આ બધી દુનિયા ચલાવે છે બનાવી છે એમાં માનીએ છીએ અમે ત્યાં દુનિયામાં બધા ઘણા સ્માર્ટ માણસ છે પણ એનાથી પણ સ્માર્ટ કોઈ મોટો છે I without my is God. I without my is God. So anybody with only no my, my house, my wife, my child, without no my is God. If anything, anybody without without my ego, right? Then it is God. That's right. I without my is God. There's nothing without us, without God. I is within you. God is within and my you are. That's right. I without my is God. I is within you. You understand? Yeah. Within your soul. Right. God is in every creature, whether visible or invisible. Not in creation. Not in creation, man-made. creation man, not. Monetary thing. Yeah. Yeah. A jar, a trees, bees, Right. God is in every creature, whether you can see it or not. He is in trees, he is in animals, he is in animals, he is in birds, and he is in many things which you can't even see. Every living thing. Every living thing, even those which you can't see. આ થતા ચણા ચણા છે મઠ છે એટલે પાણી થી બધે શું થયું કે લાગણી ધરાવે નહીં right if you have some bean sprout beans you know and you you you put the water and cover it it will grow no so there is God in that also anything which shows any sensitiveness has got life is got God there is God not in sand not in sand sand sand and stones if you do there is no life in it, so there is no God. Feeling. house on rock. Mm. Where there is God, there are emotions, knowledge, emotions. Where there is God, there is, there are no emotions, no knowledge. There is there is no God. No. That's right. Well, this is an honor. Mm very free time. We'll be glad when my daughter gets there. Yeah. We'll go like this. We can. Uh, she's uh, that's that. Uh, if you want to pray, pray to God inside God. That I do. Not outside. Outside is for others, right. not for you. Right. Pray for God inside you. Right. Go for God. Pray yeah. God outside you, within you. Right. Pray to Him in you. Every day. Hmm. I give you blessing to you. God will remain here. Uh, pray, pray the ear. I blessing to you. Put it in your heart. Ah, God is in your heart. Yeah. Pray to Him in there. I am the. I am not the owner of this body. From twenty since twenty-seven years. I am not the owner of this body since 27 years. I am the neighbor of this body. He's just the neighbor of his body. No tensions uh, for some 27 years. No tensions. That's great. That's wonderful. That's, the way it should be. And all you folks look that way. You're all happy. You're always happy. When uh, but because આ બધા મહાત્મા તમે હેપી છો આ બધા મહાત્મા હેપી લાગે છે very very happy very very happy I love to hear sing they કહે છે કે અમે બધા દાદા ભગવાન ના અસીમજી કાર બોલે છે ને એને સાંભળવું બહુ ગમે છે હા very very happy Dada wants you to have From today, from today, from today, you pray God here, not outside. Oh, yes. I have blessed you. I have blessed you. Do you wish that? Do you wish? Ha. Ha. Ha, Dada. Ha. I have blessed you. God is here. I am honored. Ha. Very nice. કે મન ઓનર વેર ઇઝ ગોડ યાર વેર ઇઝ ગોડ યાર કે તમે તમે મારો બહુ ઉપકાર કર્યો કે છે અને God God is is Christ God is Christ son son of God that is Christ is Christ also God press it Christ God. Pray this God. in you And one then in you you know, like you have, like everybody has, then you will see God in everybody, all the together, you know, <coughs> because everybody has same any thing. question you want to ask him Everybody's happy. no ask him anything who made this world ask him wow God made the world. Who, who do you think made this world? કે છે ગોડ મેડ ધીસ વર્લ્ડ ભગવાને આ દુનિયા બનાવી તમને શું લાગે છે God, God has created this world by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, by viewpoint, by Christ viewpoint, not by fact. Everybody working together. No. no. By viewpoint, that is correct. God is creator. Not by fact. fact only scientific circumstantial evidence only scientific circumstantial evidence the world is the puzzle itself vignan thi bhu thailu jagat bhagwan in presence of god without presence there there is no world in presence of god god has not created but in presence of god the world is is puzzle itself. So God has not created it, but in His presence, this world has manifested, manifested itself by, by, itself. By scientific circumstantial evidence. By all the evidences coming together, Logical. the world happened by itself in presence of world, not that God made it. Outside, I am preaching God is creator is correct. He tells everybody outside that God is created. Correct by relative viewpoint, Correct. God is not created by real viewpoint. <laughs> Correct by create, relative viewpoint. Only few men know what is real. So, contributions from every factor. Only few men know what is real. God, God. Oh, I'd like to have. He is, the, not the laborer who created this. He is not a laborer. He is not a laborer to create this world. No. It's bigger than that. Right. The brain. The F2O. F2O. F2O. પણ અહીંથી દરિયામાંથી હવા જાય વાદળો બંધાય છે હા, હા. અને તે એની બે વચ્ચે તૂટી પડે છે S2O ભેગા થાય Just And like they can each other. when the water, 2H and O get together, the water falls by itself, right? Nobody makes it fall. In the same way, this world has happened by itself, by scientific evidences. But in the presence of God. Not that God made it, but in the presence of God. And God lives where? He lives. Yeah. Well, in some colleges they tried to. I without my, all are men. I with, with, I with my men. I without my God. See, in this world, everybody has got a my, my house, my wife, even my body. You know, you say my body. We are all attached to it, so we are man. But if, if we come to a stage where there is no my and only I, then we are God. In his case, he, even this body is not his, he says. For 27 years, this body is not his. He is separate I. There is no my in him. So he is God. If you can reach a stage where there is only I and no my or anybody, then he is God itself. Mm, interesting. Because everybody says my, my, my, He has got no, mind. He has got no mind. And my is for a us, temporary. You know, when for us, there no life without mind, right? No life no, without mind. Permanent. Mm. <coughs> my children, my, my name. Right, my, right. My name. is an effect. The world cause and effect કહો એમને ફ્રોમ બર્થ બર્થ થી મરવા સુધી બધું ઇફેક્ટ છે કઈ all this right now that you are born, that you grow up, that you have a business, everything is effect, not the cause. The cause of what is right now was in the previous life. You made the causes. And so because of that causes, now you are having this effect. And during this life, as you are living, you will put in more causes, which will be the cause for your next life. So this world is cause and effect, cause and effect, cause and effect all the time. દાખલો આપો ને દાખલો આપો એટલે એને ખબર પડશે એક્ઝામ્પલ હા એટલે એને એ ઘેરે ના બેસે દાદા સમજ ના પડી લોકો ના માને ને પુનર્જન્મમાં એટલે why is one man born without uh, why is one uh, baby born without eyes or uh, his limbs or have an uh, has a physical defect or something while another આપણે સેન્સિટિવ થઈએ છીએ ત્યારે કોઝિજ ઉત્પન્ન થાય છે That has something to sensitive do with without life before. Sensitive there is a best life Okay. He's saying whenever in this life, as you are facing this life, you become sensitive, emotional, like you get angry or you get even very happy, joyous. Any emotions come up. They are the causes. that's when the causes are made. But whatever happens outside is all effect. Hundred percent. Like she's saying now, hmm. why would it? Uh, one one bond effect. Right, Right. well, why? why? If they lived right in the life before, why would they have defects? Well, they must have done something real bad. That's why when they're born, they're born with those defects. Right. That's our explanation. Oh you are the projector of your and if you've done if you've done very good you are born in a very rich family very good family very cultured family if, if you do good you don't suffer There is no suffering. to make a living what is your name Carrie Carry. Carry. Carry. hmm Carrie carry carry carry हाँ carry carry Devi carry carry એ લોકો માં હોય નામ કેરી કેરી આપણે કેરી પણ અર્થ એ નહીં અર્થ એ નથી થતો પણ નામ છે એ તો હું જાણે સમજી સવાલ નહીં એનું નામ કેરી તો are you carry yourself am I carry હા હા દાદા your name is carry not your you your name is carry you not you well, that's my, huh? My name. my name that's part of my not you Right. What am I then? I. તો હું શું છું તો હું શું છું What's the answer to? પ્રતિનિધિ ઓફ ગોડ કહે પ્રતિનિધિ એટલે પ્રતિનિધિ of God representative of God you are representative of God Well, if someone asks my name, what's my name? Uh, then you say. Yeah. The power of God. By relative point, you are caring, you know. Uh, you were talking about poor uh, people. Uh, have to work all the time. You are carrying. I have to work all That is the time. correct. By relative viewpoint. And by real viewpoint, you are power of God. But eight hours not God, but power of God. I started that one. Give something to think about, all right? mm -hmm. He says, your name is Kerry, and in reality, you are the power of God. You are representative of God. You work hard. Mm-hmm. That's what you really are. And my name is Kerry. Relative, you have to say yes. I'm Kerry, but from relative. Where did you get money? Or what is the sign you hang on me, huh? Yeah, that's the sign you hang on. શું કે છે દાદા કે છે કે એ તો મારું બોર્ડ છે કેરી મારું બોર્ડ છે board sign board right right he agree with that we all have board sign can you have sign That's not you. That's just ah. Word. That's Sticker. there is no objection to speak I am Gary. I am Gary. There is no objection. You can speak without objection. Mother,